એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કેનેડામાં બેઠા બેઠા સલીમ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો એની સાથે એની બેન તબસ્સુમ છે વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે બકરીઓ અને કૂતરા સાંભળો એક નદી હતી એ નદીની ઉપર એક હતો પુલ પુલ તો ખૂબ જ સાંકડો હતો હો ભાઈ એક દિવસ આ પુલના એક છેડેથી એક કૂતરો આવતો હતો વાહ વાહ વાહ વાહ કરતો અને બીજે છેડેથી બીજો કૂતરો આવતો હતો પૂંછડી દબાવતો દબાવતો વાહ વાહ વાહ વાહ બંને પુલની વચ્ચો વચ ભેગા થઈ ગયા હો એક કૂતરો કે ખસી જા મને જવા દે બીજો કૂતરો કે તું ખસી જા ને મારે જોવું છે પહેલો કૂતરો કે હું શું કામ ખસું તું ખસ જાગો પેલો કે હું નહીં ખસું તું ખસી જા બંને કૂતરા એકબીજા સામે ભસવા લાગ્યા હો એમ કરતા કરતા બંને એકબીજાને નોર મારવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા લડતા લડતા બંને કૂતરા પુલ ઉપરથી ગબડીને નદીમાં પાણીમાં જઈ પડ્યા ઓ ભાઈ થોડીક વાર પછી એ પુલની ઉપર બે બકરીઓ સામસામેથી આવી મેં એમ કરતી કરતી બંને પુલની વચ્ચો વચ ભેગી થઈ ગઈ પુલ તો સાંકડો હતો હવે શું કરવું પણ બકરીઓ સમજુ હતી હો ભાઈ પેલા કૂતરા જેવી ઝગડાળુ નહોતી એક બકરી નીચે બેસી ગઈ બીજી બકરી તેના ઉપરથી સાચવીને ઠેકડો મારીને પસાર થઈ ગઈ પછી પહેલી બકરી પણ ઊભી થઈને પોતાને રસ્તે ચાલી ગઈ તો ભાઈ આ બકરીઓ તો બહુ સમજુ હતી હો એટલે પોતપોતાના ઘરે જતી રહી તો ભાઈ મજા પડીને સલીમભાઈ વાર્તા સાંભળવાની હે તબસ્સુમ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો